પાંચ પાંચ પંચ્યાસી સાંજે ન્યૂ જર્સી હેમા ભટ્ટનું ત્યાં સંસ્કાર વિધિ કે પેલું ચરણ વિધિ વાંચવી કે યાદ કરવી મનમાં અને એનો નિયમ થયો બધું કરે ને એ બધું હા એ શરીર કરે હા શુદ્ધ તમારે ધ્યાન ના કરો આજ બરોબર સારી વાત દેવાથી પણ એનો અમુક સમય જ કરવી જોઈએ કે એવો જે નિર્ણય થયો હોય એવું કઈ નહીં ને કોઈ નહીં ગમે ત્યારે થઈ શકે ગમે ત્યારે ગમે તો ત્યારે તેની થાય સંદાસ નવું થાય દાદા હું ચાર વાગે સવારના જાગી જઉં છું ક્યારેક તો મનમાં અને ગમે તે ચાલે છે ગમે તે પણ એ બધું કૂદવા એ કરનારું કૂદવા જાણનાર આપણે પણ એ ચરણ એ નમસ્કાર પહોંચે ને દાદા ને ભગવાન ને બધા એમ નમસ્કાર કબજત કહેવાય આ કેવું ના પડે થયું કે ના વગર આપણે લાગતો હોય તો આપણે કેવું ભાઈ આમ ક્યાં આપણે જોડ્યા રહ્યા હતા ના પડે ના પડે <laughs> પણ આપણે જાતે પુગતો વળવાનું આપણે કહેવાનું જીતવી છે હાલ કરો જીતવી જા એને પ્રતિક્રમણ કહેવાય ને એ પ્રતિક્રમણ ને એ પ્રતિક્રમણ એ જાતનું પ્રતિક્રમણ થયું ને પ્રતિક્રમણ તો જીતીભી સિદ્ધાર્થમાન કે ત્યાં વખત નહીં કરવું ભૂલ થઈ ગયો તેના માટે અને આપણે કહીએ છીએ ને એટલે જાગૃત કરીએ છીએ આપણે સ્વભાવ બતાવીએ છીએ બીજા કોઈ કેવું ના પડે અને તે તમારી જેટલી શક્તિ છે ને એટલા જ તમારો દોષ છે બીજી હા તમારી શક્તિ થોડા વખત પૂરી થવાની છે અત્યારે જેટલી શક્તિ છે એટલા જ દોષ જઈ શકો એ પછી બીજા મને મારી પાસે વાતચીત કરે તો શક્તિ નથી જાય નિરંતર જાગૃતિ લઈ જાગૃતિ ફૂલ સ્ટેજમાં હોય છે એનો ઉપયોગ ના ભ્રમ જાગૃતિ જતી રહી બિલકુલ જાગૃતિ આપણે ભાઈ બધાને ઊંઘતા ગયા સાધુ સંજય બધાને કેમ ઊંઘતા ગયા છે કાકા આ દયા અવતાર બધું લઈને આવ્યો છે આ ભોગવે જ નિરાશ છે આવતા આવતા નું આવતા બહુ માં તૈયારી કશું કરતો આ ભાવ લઈને આવેલો છે તેને તેને ફરી દરદર કરે છે દરેલું છે તેને એટલો ઊંઘતા હું કરું છું ભાન ભાગવત ના ભાગવતના અગિયારમાં અધ્યાયમાં કહ્યું છે કૃષ્ણએ કૃષ્ણએ કહ્યું છે કે હું આ બધા મરેલા જ છે એને તું તું એનું નિમિત્ત બની અને માર એમ કૃષ્ણ એમ એમ કહ્યું છે આ બધા મરેલા જ છે એટલે મેં મારી શકતું નથી ભગવાન શું કહ્યું મારી શકતો નથી કોઈ કોઈને મારી શકતું નથી એનું આયુષ કર્મ બીજા કેટલા સંજોગો ભેગા થાય તો આપણે મનવી છીએ તો પછી જોખમદારી કેવી રીતે કહેવાય દાદા આપણે આપણી સંજોગો ભેગા થાય ત્યારે આપણે નિમિત્ત બનીએ પછી આપણી જોખમદારી સંજોગ આપણે એમાં સંજોગ છે આપણે સંજોગ નિમિત્ત બન્યા આપણી ઈચ્છા બધું કરીએ શું જો કરવા ગયા હું આને મારી નાખું તો બધા બધા સંજોગોમાં થઈ અંતવા એકલામાં થાય આપણે મૂળ દશામાં રહેવાનું કાર્ય કર્મ કરવાનું હોય પણ મૂળ દશામાં રહેવાનું એટલે આપણે મોતે ના આવે એવું સારા ભાવ સારા થી કર્યું હોય દાખલા તરીકે કહું કે બે જણા કોઈક મારા ભાઈબંધો એમને હું લઈ આવું દાદા પાસે અને કહું કે આનું આ છે આ છે હવે કદાચ આવે કે ના આવે એમનું એ પણ મારો ભાવ એમને દાદા પાસે લાવવાનો હતો અને જ્ઞાન ખવડાવવાનો હતો તો એ મારું કર્મ થયું કહેવાય કર્મ થયું કહેવાય પુણ્ય કર્મ પણ એ છે ત્યારે તમે કીધી હોત તો પુણ્ય કર્મ થાય એ કેટલી માટે ડિસ્ચાર્જ સારું ખોટું મેળવી અડે જ નહીં કશું સારા તમને ડિસ્ચાર્જ થઈ જાય રોંગ બિલીફ તેઓ માને છે કે આ ના હું જ કરું છું રોંગ બિલીફ થી બહાર થાય ખરેખર હકીકત વાસ્તવિકતા નથી રામ બિલીફ જ છે રામ બિલીફ જ પ્રેક્ટિસ કરી આપી છે રામ બિલીફ પ્રેક્ટિસ માની બેઠો હોય ખોટું માની બેઠો હોય ખોટું હા પ્રગટ થઈ જાય બરાબર હસવાઈ પૂછે છે કે અટકણ એટલે શું અટકણ ગોળાગાડી વાળા માગાડી જતો હોય કોઈ હોય ને લીલું કપડું ઓળાડતું હોય તો ગોળો જુએ એટલે ભડકે તો આગળ જાય કહે નહી <laughs> પછી ત્યાં માર માર કરે ને તો એ કહે નહીં એને ભડક પછી જાય પછી ઘોડે સમજી જાય પેલું પાછળ રહ્યું ખૂબ દોડે પાછળ ના પડે <laughs> મારા મમતા ઉભી થઈ એ મેરી ને તેરી મારી બેગ માં ત્યાં મૂક્યું જ આમ કે બે જણ મારી બેગ ને તું અડીશ કેમ <laughs> મારી બેગ ને તું અડીશ કેમ મમતા ખરા આ દુનિયામાં દરેક માણસને ભગવાન કરવાની છૂટ છે એ કે કૃષ્ણ આ લોકો શું સમજે કે કૃષ્ણ ભગવાન લાયસન્સ એમને જ આ મારી લાયસન્સ મારા લાયસન્સ કોઈ માય તારી મમતા ભગવાન મમતા જુદી આપણે દેખાવું જોઈએ પૂછે એ તો એ ઓછી થઈ તું તો સુધાર તારા બધું છે જ હજુ કેવું કે જયારે પૂરેપૂરી જશે ત્યારે તમે સુધાર નામું સુધાર થઈ એ એ બધી એક બે બહેનો છે તે જેન્ટ્સો આપવા અહીંયા અમને મોહ રહ્યો નથી એટલે જેન્ટ્સો ભગવાનના તાજમાં નાખજો કે સંદેવ એટલે હોનું આપવા આવી પછી તો બધા એ લોકો હરીફ કરવા પડી આવું નહીં મારે હરીફનો ધંધો નથી પંચાયત તમને એમ થાય એટલે એ બંગડી હતી હારી હતી રાખી દીધી એટલે ભગવાન ઘેર કયો કાઢ કાઢો તમારો મોક્ષ તમને એમ લાગે તમારો મોક્ષ જતો રહેશે તો આપી દો પણ હરિપાઈ હરિપાઈ બાપ હરિપાઈ એ હોય નહીં આપડે આપડે તો આવું હોય નહીં એટલે મન દુઃખ થઈ જાય તો ફક્ત એને જણાવવું જોઈએ કે આવા સમાજ પાસે હોય તો આવા કામને માટે એવું કામ લઈએ છીએ તમે છો બધા ના ખોજે વાંધો નહીં હોય તો ના હોય તો વાંધો પણ આપણે જણાવવું જોઈએ કેટલાક માણસો એમ બધું અમને ખબર ના પડી بڑا بتا بتا گے પૂછ્યું જ્ઞાની પુરુષ ને પાસે તન મન અને ધન થી સેવા કરી તારે શાસ્ત્રકાર પૂછ્યું સાહેબ એ તો ધન લેતા નથી અને એ તો બધું કશું લેતા નથી કે એ ના લેતા હોય પણ તમારી લોભની પાંચ કોણ તોડિયાલ છે લોભની પાંચ તૂટ્યા વગર મોક્ષે જરાય નહીં કે છે એટલે તમને બીજી કાંઈ સારી જગ્યાએ નાખી દેડા છે આટલા પૈસા તમે નાખી દો અને તે તમારો ઓવરડ્રાફ્ટ છે કે એમને કોઈ બીજા કંઈ ટકલ નથી આપેલી વસ્તુ તમારે આવતા ભોગવાથી લેવાની છે પણ એ તમને લોભની પાંચ તોડાવશે કે પાંચ લાખ ભેગા થવા થયા તો પચાસ હજાર તો થયા <laughs> લોભની પાંચ એટલા માટે રસ્તો મારા માણસનો સ્વભાવ લોભ લોભમાં ઉતર્યો ને બે રીતે લોભ જાય તો ખોટ મોટી આવે મોટી ખોટ આવે ને આટલામાં હમાઈ લો બીજી કઈ રીત દાદા બીજી કઈ રીત બીજી કઈ રીતે હા બીજી છે તે આ રીત જ્ઞાની કૃષ્ણ કઈ પેલા નહીં પેલી ખોટ મળે જ્ઞાની કૃષ્ણ દાદા કહેલું ગયા વખતે દાદા કહેલું ઓગસ્ટમાં કે કઈક કોઈકને કબૂતરાને પણ ચણા નાખો તો ઘણું ના તે ભાઈ છાતી લાગે ના કરવું પડે <laughs> મમતા વાળો ને છાતી લાગે એ કામ કરવાનું નથી આ ના અપાય પણ એમ કેવું મારો લોક માણસ છોડ્યા તો અમે બધા જોયું કહીએ હવે બીજી રીત બતાવીએ એ કે મારો લોક આ છૂટતો નથી છોડ્યા ગયો દાદા એવું કેમ ધારો કે ફોર્સિબલી પણ આપવું પડે તો શું વાંધો ને છાતી વાગે તો વાગે શરીર તો વાગવાનું આ દિલના દુઃખ આ સુધારણાનું કશું થવાનું એટલે ના ભાવ ગયો નથી ભૂતગલ કચકચ કર્યા થોડો વખત એમ થાય દુઃખ થાય પણ પડી જવાનું જેને કરવું છે નક્કી કરવું છે નથી પણ પેલું કરશે ત્યારે બસ એવું ના આવે એ તો અમુક જ માણસ એવું થોડાક જ માણસ હોય એક નાની પુરુષના આજ્ઞા થયા પછી થોડા માણસ નું મન જ જરાય એ પણ એને લાગે પડી જાય પછી અને છેવટે સરવાળે તો કોને આપી દેવાનું શું કોને આપીને આપણે શૈલેષને આપી જઈએ શૈલેષ પણ વીસ પચીસ લાખ પડ્યા હોય પછી ભાઈ મને મળી આવે છોકરાને ખરાબ હશે ચડાવી છે આપણે પૈસા આપે અમુક પૈસાથી અમુક વધારે આપવાની ધંધે ચડાવવાનો એને ધંધો કરી આપવાનો મકાન આપવાનું બધું આપવાનું પૈસા બધા જે હવે નથી કહેતા હવે થઈ દાદા આ ધંધો વધારવાનો લોભ કેમ નથી જતો કે ધંધો વધારવાનો લોભ કેમ નથી જતો કે આટલી મોટી બાંધી બીજી બાંધી જે લોભ તોડ્યા એ એ લોભ નહીં એ વિચાર છે તો જે તું છે ચિત્ર છે બધું જ પૂરું બધાય તમારે શું હતું તમારે ત્યાં ધંધો છે ને તમારે બધું અને જે ચિત્રી ચાલે ધંધો ઓછો કરી નાખ્યો હોય અને મારે વધારે કરવો છે ચાલીસ વાળે એવું નથી અને વધારે લઈને આવ્યો પ્રમાણે ચાલે પ્રમાણે બધું આપણને આવતા પહેલા જે બધા જમીન આવ્યા ને એવી રકમ જો મોટી રકમ આવી હોત તો જયંતિભાઈ ધંધામાં મળે પૈસા એટલે આવતા પહેલા ધંધો જમાય દીધો માણસ ધીરું બરાબર જેમ ના ખરું પણ આ બાપના પૈસા હોય એટલે છોકરા ઢીલા પડી ઢીલા પડે સંજોગો અવળા મળી આવે મેં જોયેલા ધ્વજ જોયો શું એટલે એને ધંધે ચડાવવો બીજું બધું કરવું ધંધો કરી આપવાનો છોકરો કે તમને આ બધું બાંધતો છે બધું અમને વાંચતું આવે અમારું જ છે ને <laughs> સાધન નીકળું કરાવજો જરા મન ગયા ગયા શું ગયા છે મને કઈ વચ્ચે ગણતા જ નથી હું દરબારા ગણતા એવું બધું તારે વિગત છે જોઈએ છે કરાર પણ કરાયો કરાર લખ્યા લખાવી દો ગુરુ આપડા પછી ના આવે <laughs> دا بار پڑا جر ہے پڑو جرم رام موہن بھائی لگ سکتے میری بات اپنے છોકરાને એટલું કે ના મારું જયારે નક્કી થશે તારે કરીશ એમ પણ તું લઈ લે એવું નહીં એમ છે એ આવવાનું થાય ને ત્યારે આવે ચાવી એ વખતે ચાવી આવતા ના આવે પછી લઈ લે ભલામાં સમજ પાયા મને કહે આવું કરે છે આ ત્યાં એમ એની ગુરુ આવજી ઊંચી રજા કરતી કારણ કે આ છોકરાઓ એ તો વ્યવહારમાં સમજણ હોય સમજ ચાલે પ્રેમ તો એને ગુરુ ઉડાડી ગયેલા છે એક બે ફેરા મધર નો ઉપરાવ લે છોકરો તો હજુ પેલા લે અને પછી જરાય કરતું પછી દેખાય ને જોયું તમે જોયું ને મધ્યગા પડે એવું કહ્યું તારી મમ્મીએ નવ મહિના તને પેટમાં રાખ્યો રેવા દીધો નહી કોણ ભાડે આપ્યા પછી અઢાર વર્ષે તને એમ થઈ અને હવે તું એવું કહું છે હા તું તારી બાર ખોટું નહીં પછી પાછો ભર્યો છે મારા માટે કોઈ છોકરી વગર વાંધો નહી કોઈ હું નાની ને દાણ બધી તે હું કહું પેલા અહીંયા આવો જતી હતી હું કહું કેમ પડતી નથી કહ્યું સાધન ગુમાવી ગયું કે દાદા આ બહુચક નથી પરણે છે બહુચક તો આ ધર્મ ત્યાં તો ગયો કારણ મમ્મી કોઈ જો હોય તબદીલી હોય Sensitive છે છોકરા, sensitive ઢીલું હોય. છોકરાઓ નરમ. Sensitive ના હોય, સ્વભાવ તો બુદ્ધ. અને આ સ્ત્રીઓને sensitive નહીં. સ્ત્રીઓ વધારે sensitive નહીં? એ અખબારની વાત નથી છે. આગે છે. શું કહે છે બેન? એ કે છે સ્ત્રીઓ સેન્સિટિવ નહીં એમ કે છે સ્ત્રીઓ સેન્સિટિવ જેના પુરુષના ગુણ વધારે હોય તો વધારે સેન્સિટિવ હોય અને સ્ત્રીના ગુણ વધારે હોય ગુણ વધારે હોય તો સેન્સિટિવ ઓછો હોય એ ઓટ ઓટ ખાતા ઢેબરા જેવા ચારા દેખાતા હોય મનની વસ્તુ છે એ સેન્સિટિવ મનનું છે બધું બુદ્ધિ ને બધું બુદ્ધિ ને બુદ્ધિ ને પાછા મૂકી તો ચક્કે લાવો પણ બુદ્ધિ છે છે અને بنتا સેન્સિટિવ કોણ ના થાય બુદ્ધિ હોય પણ સેન્સિટિવ ના થાય સંચળ ના થાય બુદ્ધિ દાદા ઘણી વખત આપણે છોકરાઓને કંઈ કહેવા જઈએ આપણને એમ લાગે કે ખોટું કરે છે ને આપણને એવું લાગે આપણને એવું લાગે કે ખોટું કરે છે એ લોકોને એવું લાગે કે અમે સાચું કરીએ છીએ તો ઘણી વખત શું થાય આર્ગ્યુમેન્ટ થઈ જાય છે અને એકબીજાને દુઃખ થાય છે તો ત્યારે શું કરવું અને એ લોકોને કેવી રીતે સમજાવવા કારણ કે આ બહારના ભણતર લઈને બહારના સંસ્કાર ઉભા થયા બહારના સંસ્કારને ભણતરને લઈને બુદ્ધિ ખીલે છે તારી છોકરાની એટલે એ બધું સત્ય માની લે છે અને આપણે સંસ્કારી મૂળ ધર્મ છે એ માનતા જ નથી એ જ આ પહેલા વાંધો કર્યો છે પણ એ તો દાદા એ તો આ તો અમેરિકાની વાત છે પણ એ તો ઇન્ડિયામાં હોય છે લોકોને સમજણ આપણે કઈ રીતે આપવી ગુજરાત ઉભા થાય તો તમે પછી તમે પોતે જ છે તે કશું વગર તમે પોતે તરતા તે ગુણવાળા થઈ જાઓ તમારા ગુણો દેખીને પછી સર ખરો આપણે તમે કહે છે અવડું આવે છે અને મમ્મી કટ એવું કહે છે પણ દાદા પછી આપણને એનું દુઃખ થયું આપણને એમ થયું કે અને આપણે આમ કહ્યું ભલે સાચું કહ્યું અને તો પછી આપણને દુઃખ થાય એ રડે કે ગમે તે કરે આપણું સમૂહ જરા બોલે કે કોઈ પણ રીતે તો પછી આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે મા બાપ હોય કોઈ પણ મા ઉપકારી દેખાય છે માટે પ્રત્યક્ષ ઉપકારી પણ બીજી વખત એવું બને તો કેવું ખરું ને મા બાપને છોકરાને જન્મ કોઈ ફરજિયાત અને છોકરાને એની સેવા કરવી એ ફરજિયાત છે પણ ઉપકારી પ્રત્યુપકારી જેની માટે ફરજથી બનાવો ફરજિયાતી કરો બાકી આ જગત ફરજિયાત છે છોકરો છોકરાને માર ધવડાવે ને તે છોકરાને ધાવતા કરતા ધવડાનારની વધારે ચિંતા હોય એવી ફરજિયાત છે આ જગત એટલે કોઈ કોઈ કશું ઉપકાર કરતું નથી પણ આ વ્યવહારમાં દેખાય છે ઉપકાર વાળો શું તો રાખવી જ ને અને અમુક તો આ રસ્તે ના થશે બીજો રસ્તા ફરી કાઢવા દે આપણે રસ્તા બતાવો અમે નાના હતા ત્યારે અમારે એવું હતું અમારા બાપા સાથે થોડુંક બદલા મનમાં બધું એ રહેતું એવું હોય છે એ જુદું અત્યારે જુદું થઈ ગયું વધારે અત્યારે હાર્ટ હતી બુદ્ધિ જ જોઈએ જ્યાં બુદ્ધિ જ જોઈએ તો હાર્ટ હોય હાર્ટ હોય <laughs> છોકરા મોટી ઉંમર ના થયા હોય મારી પાસે જ્ઞાન અપાય રહ્યો તો ચાલે શૈલેષ ગભે શકતા ને <laughs> આમ તો નહીં હમણાં તો નથી લાગતું પછી કદાચ હોય ગુરુ આવ્યા પછી ગુરુ આવ્યા પછી ગુરુ આવ્યા કશું દાદા મળે છે એકલો નહીં મળે એ તો જય બરાબર પૂછે છે કે પુનર્જન્મ માટે સમજાવો નીલાબેન આપણે જે આ બોલીએ છીએ બધું તે જન્મ્યા તે મરણ સુધી બધો બધું ડિસ્ચાર્જ જ છે મરણ સુધી પણ એમાંથી ચાર્જ થાય છે એ પ્રારબ્ધ છે પુરુષાર્થ છે અને ચાર્જ નથી થતું અને જે એમને થયા કરે છે એ ડિસ્ચાર્જ છે એ પુરુષ પ્રાર્થ છે સમજે ને અને પ્રાર્થ અને પુરુષાર્થ હોય તો પુનર્જન્મ હોય જ જો અંગ્રેજો નહીં કહેતા કહેતા કહેતા ને કે હી લકી મેન એટલે હું પૂછું લકી એટલે શું લકી એવું કેમ કરીને કહી શકાય કોઈને લખી એટલે પાછલું અનુસંધાન પાછલા આવતા નહીં તમને કેમ લાગે બરાબર લખી તો અનુસંધાન છે કોઈ પણ વાત માટે પુરસાદ તો પૂરો પૂરે તમે તો માનો જ છો અંદર ખાને એટલે પછી મેં અંદર કહ્યું તમે પૂરે માનશો નહીં પણ તમારી ભાષા પૂર્ણ છે લખી ના લકી મુસ્લિમોની ભાષા પૂર્ણ છે તકદીર ને તકદીર તકદીર એ તો તદબીર એ પુરસાદ એ ભાષા પૂર્ણ છે અને બિલીફ અધૂરી છે ને એ લોકોને કહું છું એટલે મુસલમાનો મુદ્દામાં મુસલમાનો તો માને છે દાદા હિન્દુ સાહેબ તો મુંબઈ આઈ પૈગામ આપું એ તમે પૈગામ બીજે પહોંચાડો એ પૈગામ પર કે મેસેન્જર હું તમને ધર્મની વાત સમજણ પાડું એ તમને બીજા સમજણ પાડો એટલે પૈગામ પર સાચી પૈગામ પહોંચાડે શું કે છે એટલે પૂરા ધર્મ એટલે આવો આવો પધારો આવો એકલા ના કહીએ પધારો હવે બાળ ઉઘાડે છે તે પેલા ના દે પેલા ભેગા થાય છે તે પ્રાર ના દે બાળ ઉઘાડે તે પ્રાર ના આવો કહે છે તે પ્રાર ના દે પધારો કહે છે તે પ્રાર ના દે એટલે આપણે ડિસ્ચાર્જ અને તેમાંથી તમારા મનમાં શું થાય અત્યારે શું આ એ ચાર્જ એ પુરુષાર્થ અત્યારે કઈ હું આ બધા આ બધા સુઈ ગયા છે આ બધા મનમાં થાય કે મનમાં થાય એ ચાર્જ કહેવાય એ પુરસાદ કરે કહેવાય એ આવતા ભાવમાં ડિસ્ચાર્જ થાય તમે થોડી થોડી ચા થોડી આવો દેખાડો શું થોડી કે ને ચા ચા પેલા શું કે અત્યારે રવા દે ચા ભાઈ ખીચડી ઘડી ઘડી બહુ થઈ બે રાખું દાખું એટલે પ્રાગ તો સારું વપરાય છે સરસ સંસ્કાર વાળું અને પુરુષાર્થ અવળો કરી રહ્યો છે ત્યાં આપણે શું કરવું પડે કે ભગવાન પ્રતિ દાદા ભગવાન પ્રતિબંધ કરું છું કે આવું મારે થઈ ગયું કે ભાઈ આ અત્યારે કઈથી હું આ એટલે શું થઈ જાય ઊંધું ચાર થાય આ બધું ખોટું સારું વસ્તુ પ્રાવત ગઈ એટલે પુરુષાર્થ હંમેશા હવે આ પ્રાર્થ એટલે પુરુષાર્થ નું લાઈન ઓફ ડિમાર્કેશન આખા હિન્દુસ્તાનમાં ક્યારેય પણ અત્યાર સુધી એવી કોઈ લખાઈ નથી કે જેને એક્ઝેક્ટલી કહેવાય આપણે નાખ્યા નહીં પ્રારબ્ધ કયો કયો ભાગ ને એક થી બે વસ્તુ બે ત્રણ વસ્તુ ભેગી થઈ અને કાર્ય ખરી થઈ એ બધી બે ત્રણ વસ્તુ ભેગી થઈને હવે તો હવામાં પર ધ્યાન કરતા હોય પદ્માસન વાળીને આ ધ્યાન કરનાર શું જોડે હું ધ્યાન કરું છું જો પગ કરતા હોય તો ત્યાં કયું નથી ધ્યાન અને તું કરતો હોય તો પગનું નામ ના લે શું તો હવે આ તો માથું સારું હોય શરીર સારું હોય તારે કામ થાય ત્યારે મેં મેં કર્યું એટલે હું તો અને પેલું કઈ પણ સાધન વગર આવીને ભૂર્યું અત્યારે કઈ દઉં આ એ પૂછા بات پوشا گیا پھر پہ ہمارے بڑوں یہ مت چڑی آ گڑھ اترے جائے بالکل اتری گیسے ફરી ચડ્યું તે રહી જાય પણ ચડ્યું માથું ચડ્યું દાદા અને તે વખતે ગોળી ખાવી જોઈએ એવું જે મનને થયું એ પાછું સુધાર્થમાં જાણે કે જુએ હા એ બધું સુધાર્થમાં જુએ જે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ બધું કરવા આમ કહ્યું વિકલ્પો હા <laughs> એ આત્મા જાણ્યા કરે પેટમાં દુઃખત છે આમ દુઃખત છે આ સાઈડ દુઃખત છે આમ દુઃખત છે જેટલું ક્લિયર જાણે એટલો આત્મા થયો કહેવાય એટલું અનક્લિયર જાણે એટલો આત્મા ખાતા છે Please, technical જોઈએ પેલું પુનર્જન્મનું કોઝિસ ને કોઝિસ અને ઇફેક્ટ વાળી કોઝિસ એન્ડ ઇફેક્ટ આ જે બધા કોઝિસ કરેલા હોય ત્યાં આવતા બહુમત થશે ઇફેક્ટિવ થઈ જાય કોઝિસ નો ઇફેક્ટિવ થઈ જાય અને ઇફેક્ટ બની પાસે કોઝિસ જ સંચાય આ લોકોને જરા સમજવું છે દાદા આ કેરી ખાવી કેરી એ ખાવી એ ઇફેક્ટ છે શું છે ભેગી થવી એ ઇફેક્ટ છે ખાવી તે ઇફેક્ટ છે શું પછી મેંથી કાટી નીકળી લાવનાર ગાળો બળીએ તે કોઈ જ છે શું છે હા પ્રયાગ ભોગવે શું કે ક્ષમતાથી કે જે ખાટી કેરી ખાટી કેરી ભોગવે બધા ના ખાવ બીજા આપી દે શું કહે પણ લોકોને ગાળો પડવા માટે નથી આ તો હવે આ કેરીનું તારે સરસ કેરી હોય તો બધી ખાઈ જાય અંદર અને ગોટલો હોય એને શીખી નાખે શું કહે એટલે પરાગને ભૂવી લે અને બીજ નાખી જ નહીં બીજ નાખી જ્ઞાન આપણું જ્ઞાન એવું છે કે ન શીખે છે તમારે પડે નહીં શીખે છે બીજ રસ વાળો બટાકા રસ થઈ ગયો હા બહુ સરસ લાગશે હા તો પછી પણ દાદા અધીરે દાદાને મળવાની અધીરે હોય છે દાદાને મળવાની તો અધીરે હોય છે ભલે સાડા ત્રણ મહિના કે ત્રણ છ મહિના નવ મહિના દર્શન કરવાનું કારણ દાદા એ તમારો પ્રત્યક્ષ આત્મા છે શું છે તમારો આત્મા કોણ છે કે દાદા પેલો આપેલો આત્મા છે એ ફળ આપે પણ પ્રત્યક્ષ દાદા એ કે પ્રમાણે એક્ઝિટ કરવાનો પણ જેવા દાદા ને મળીએ છીએ એટલે અડધા સવાળો તો જતા જ રહે છે ઉપર અડધા અડધા જતા હવે હવે યાદ કરવું પડે શું પૂછવાનું યાદ આવ્યું કે પૂછવું હતું ઉડી કઈ પૂછ્યું નહીં પણ એક એવું વસ્તુ પૂછ્યું હતું કે અમે બધા હોય તો અમારે શું સ્ટડી કરવું જોઈએ કે અમુક લોકો કે કે મેથ કરો ફિઝિક્સ કરો પણ પછી મને કોર એવો વિચાર આવે કે એના કરતાં કદાચ બધા દુનિયાના ફેઇથ સમજવા જોઈએ તો શું કરવું જોઈએ એટલે આમ તો અમુક કે પછી એના કરતાં ખાલી કમ્પ્યુટર સાયન્સ સ્ટડી કરો તો એવું વસ્તુ સ્ટડી કરવું છે કે આખી બધાના બીજા બધા ફેસ હોય એ બધા સ્ટડી કરવો જોઈએ બધાના એમ કે ઘણી વાર એમ થાય કે આપણે એન્જિનિયરિંગ ભણવું જોઈએ કે એ ભણવું જોઈએ પણ કોઈક વાર વિચાર આવે કે બધા ધર્મોનું જાણવું જોઈએ દુનિયાના ધર્મોનું તો બેમાં કયું ભણવું જોઈએ એ તો આ જે પહેલો વિચાર આવ્યો ને પહેલો વિચાર આવ્યો એને પૂરો તો કરવો જોઈએ ને પેલા જે ભણવા બીજો વિચાર આવ્યો કે એ પૂરો થઈ એટલે આ થઈ છે આ જોડે જોડે ચાલવા દેવાનું બે સાથે જ હોવું જોઈએ ધર્મનું અને ભણવાનું બે સાથે જ હોય બે સાથે જ હોય પણ પછી શું એન્જિનિયર નું કે હા પહેલો વિચાર એજ્યુકેશન નો ગમે ભણવાનો પણ પહેલો એવો હતો જ્યારે when you are like fifteen years old ના હવે મોર એજ્યુકેટેડ પર્સન તો જે પહેલો વિચાર જે તને આવ્યો ને આ પહેલો જ્યારે તમે you are non educated you not really understanding about the religion યા એમ કે છે કે પહેલાં નાના હતા જ્યારે ઓપ્શન નહોતા ત્યારે તો ભણવાનું હતું હવે જ્યારે ભણવાનું થયું હવે ધર્મની ખબર પડી એટલે હવે એમ થયું કે ધર્મનું ભણીએ એમ કહો કે એન્જિનિયરિંગ ન હોય કે નહીં ત્યારે યુ ફિફ્ટીન કે ફોર ચૌદ કે પંદર વર્ષે એમને એન્જિનિયર થવાનો વિચાર આવ્યો પછી અત્યારે ત્યારે તો ધર્મનું ખબર નહોતી હવે ખબર પડી ગઈ નો સેન્સ કે આપણે ભણવાની જરૂર નથી ત્યારે અનુભવ નહોતો ને કોઈ જાતનો સેન્સ નહોતી એમ ભણવાની બાબતમાં એટલે એન્જિનિયર થવું હતું ધર્મ સિવાય જે ભણેલા નહીં એનું ભણતર કાચું કહેવાય ધર્મથી માણસ તમને એની છાયા ના કોઈ કોઈ પણ માણસ ધર્મથી ને ડેવલપમેન્ટ નો હેન્ડ આવી જાય પણ છે ભણવાનું એ ફરજિયાત છે આ સુધી ફરજિયાત છે અને આ ભણવાનું તો પ્રયત્ન ટેન્ડર ભરેલું છે ભણવાનું તો પ્રયત્ન કેમ ફરજિયાત કેમ કેમ એનું કારણ એનું કારણ જાણવું છે કેમ તારે ગમે તે નથી ગમતું તને ગમે છે નોકરી કરી ના ગમે પણ આમ તો હમણાં નથી મને અર્જુન જે મને વસ્તુ ગમતો હોય કે નહીં એ મને હમણાં ખબર નથી પણ હજુ શું ગમે છે એનો અભિપ્રાય હજુ બંધાયો નથી